ગુરુજી આપનો અવાજ કપાય છે તો સંભળાયો નહીં આપ શું બોલ્યા તે નહીં કાલના વિષયમાં ચર્ચા કઈ શેષ હોય તો પેલા લઈ લો હજી વિદ્યાપીઠ થી કોઈ જોડાયું નથી લાગતું હા પ્રણામ જી વિદ્યાપીઠ જોડાયા છે અચ્છા આજે

કરજો વિદ્યાપીઠથી કાલે ચર્ચામાં આપણું જે અધૂરું જ્યાંથી રહ્યું હતું હા ના એટલે મનોરથી તો તું છો ને એટલે ક્યાંથી આપણે કરવાનું છે એ લઈ લો <laughs> એટલે પેલા આનાથી સમજ શું કે છે એ એક વખત આપણે જોઈ લઈએ પછી એમાં કંઈ વધુ રાસ કે ફરીથી વિચાર કરવાનો હશે તો એટલે મારી તો એ જ હતી કે શ્રોતા અને વક્તાના જે દોષો છે એ શ્રવણ કીર્તન સંબંધમાં આવતા નથી એટલે અહીં કંઈક શ્રવણ ને કીર્તન જે છે એની કોઈક કથાની જે ઉત્તમતા એટલી બતાવી છે કે એને ભગવાન પણ કથાના પરવશ બતાવી રહ્યા છે તો બે પેરાડોક્સ અહીંયા થોડા લાગે છે એક તો અહીંયા જે બતાવ્યું છે કે કથાઓ જે છે તે કથાએ જ વશ કરેલા ભગવાન સર્વ કરે એક એવી એક એ આવી રહ્યું છે અને પછી એ એવું શ્રવણ કીર્તન છે કે જેના દોષ વક્તાના દોષો એટલે એને સાંભળવાથી નાબૂદ થઈ જાય છે એમ આગળ એ વાત કરી છે કે કથાનું શ્રવણ કરવાથી એ દોષો એટલે સંસર્ગમાં આવતા પહેલાં જેમ અંધકાર જાય અને સૂર્યોદય થાય ને અંધકાર જેમ જાય છે એ રીતના સંસર્ગમાં એટલે આ સંભાવનાથી જે જતા રહે છે હજી તો વાણી હજી એને લાગી નથી કે કીર્તન એને હજી લાગ્યું નથી પણ એનો સંભવ એ વાણી થવાની જે ઉદ્ભવ થવાની જે પહેલા જ પેલાના સંશયો નાબૂદ થઈ જાય છે તો એ કઈ રીતને કઈ પ્રક્રિયાથી એવું થાય છે જે જલભેદમાં નથી થઈ રહ્યું ને અહીંયા થઈ રહ્યું છે કારણ કે ત્યાં પણ પૌરાણિકોને પેલું કહ્યું છે ને કે કુલ્ય પૌરાણિકા પ્રોક્તા પારંપરિકતા ભૂવી તો ત્યાં પણ પૌરાણિક જે કથાકાર છે એમને વળી પાછા એ નહેરના જળ સાથે સરખાવ્યા છે તો અહીંયા એ જ પૌરાણિકોની કથા સાંભળવાથી સર્વ દોષો નિવૃત્ત થઈ જાય છે બસ આટલો એક પેરાડોક્સ થોડોક છે હા એમાં એ વાત પહેલા સમજી લેવી જોઈએ કે પૌરાણિક ત્યાં જે કહ્યા છે એ પૌરાણિકની કથા અહીંયા લેવાની આવશ્યકતા નથી કેમ કે અહીંયા તો જેમનો સંગ કરવાનો છે એના વિષયમાં તો બહુ સ્પષ્ટ રૂપથી એમની પાત્રતાનું નિરૂપણ થઈ ગયું છે કે એ મહાન વિપ્ર છે અને તીર્થને વાત કરનારા છે એ જે વિશેષણ આપ્યા છે એ વિશેષણો કે અહીંયા એ જે પોતાના નિર્વાહ માટે કથા કીર્તન કરનારા હોય તે પ્રકારના વ્યાવસાયિક કથાકારોનો અહીંયા કોઈ સંબંધ નથી એટલે એ વાત તો અહીંયા છે નહીં હવે બીજી વાત એ છે કે જલભેદમાં એમ કહેવાયું છે કે જે પણ વક્તા છે એ વક્તાના મનોભાવ ભગવત કથા કાલમાં એના મુખથી પ્રકટ થઈને એને શ્રોતા સુધી જાય છે અને એને કારણે ઉત્તમ હશે તો એ પ્રકારના કથાનું શ્રવણનું ઉત્તમ ફલ શ્રોતાને પ્રાપ્ત થશે અગર મધ્યમ કે અધમ હશે તો તેવું પણ અહીંયા જે નિરૂપણ છે એ જલભેદ થી એ અર્થમાં ભિન્ન છે કે અહીંયાનું સંગ કરવાની નિરૂપણ ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે અહીંયા શું આજ્ઞા કરી રહ્યા છે જલભેદમાં અને અહીંયા એનો ખાસ તફાવત જોઈ લેવો જોઈએ કે જલવેદમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે વીસ પ્રકારના ભાવો ઇતિ જીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ જીવેન્દ્રિય ગતા એટલે ભગવત કથા કહેનારો એના જે પણ જીવગત ભાવો અને ઇન્દ્રિયગત ભાવો એ ભાવો કથાકાલમાં ભગવત લીલા ગુણ કે નામના કથનની સાથે સાથે એ ભાવો પણ સાથે સાથે સંક્રાંત થાય છે શ્રોતા તરફ એમાં જે જલનું દૃષ્ટાંત આપ્યું એમાં શું સમજાવવામાં આવ્યું કે જલ પોતાના રૂપમાં તો નિર્મલ છે પરંતુ સ્થાન દોષથી એટલે પાત્રના કે આધારના દોષથી એ જલ દૂષિત થાય છે એ દૂષણ જે છે એ જલના અંશમાં દૂષણ નથી પરંતુ આધાર પાત્ર કે સ્થાનના અંશમાં દૂષણ છે જો એ જ જલને ફરીથી નિત્યંદિત કરી લેવામાં આવે કે ઇવોપરેટ કરીને એનો સંચય કરી લેવામાં આવે તો એ જલ પોતાના રૂપમાં ફરી પાછું નિર્મલ છે એટલે ભગવાનનું નામ છે એ દૂષિત નથી પરંતુ નામની સાથે વક્તાના જે જીવ અને ઇન્દ્રિય સંબંધી દોષો છે કે ભાવો છે કે દુર્ભાવો કે સદભાવો છે એ અહીંયા અનિષ્ટ પેદા કરી રહ્યા છે દાખલા તરીકે આપણે ત્યાં જે એક પુષ્ટિ અસ્મિતામાં પદ શ્યામદાદાએ બનાવ્યું છે એમાં સમાધાની મારે ઘેર આવીને જય શ્રી કૃષ્ણ કહી માંગે મનોરથો જય શ્રી કૃષ્ણ કહી માંગે હવે ત્યાં સમાધાની જે છે એ આવીને આપણી પાસે તો જય શ્રી કૃષ્ણ જ કહી રહ્યો છે પણ એ જય શ્રી કૃષ્ણનો ધ્વનિ અને એનો જે મૂળ અર્થ કે કૃષ્ણનો જય થાવ એ ન થઈને એની જે જાતની વૃત્તિઓ છે એનો જે જાતનો વ્યવહાર છે એના કારણે એક જય શ્રી કૃષ્ણનો અર્થ આપણને એમ સમજાય છે કે હવે થોડા પૈસા ડીલા કરો તો કોઈ પણ વ્યક્તિ જે એના મનોભાવથી પરિચિત નહીં હોય અને એને કેવલ એની ઓડિયો સંભળાવવામાં આવે એ જે વ્યવહાર છે વાઘ વ્યવહારની તો એના એને ત્રીજી વ્યક્તિને ક્યારે પણ એ અહેસાસ નહીં થાય કે આમાં શું અનુચિત થયું તે જ રીતે વ્રજવાસીઓ આપણે ત્યાં આવતા હોય છે અને આવીને એને બીજું તો કઈ નથી વહેતા અરે ગોપી ઓર બહેન જમના મૈયા કી જય વગેરે વગેરે હવે એ લાંબુ લચક એ લોકો બોલે છે એ બધા ભગવત નામ જ બોલે છે પ્રભુ સંબંધી જ બોલતા હોય છે પરંતુ એમના બોલવાનો મતલબ એ નથી થતો જે શબ્દની મર્યાદાથી નીકળી રહ્યો છે પરંતુ એમના ભાવ એના અંદર એ છે કે તમે મને કંઈક આપો તો શબ્દની અંદર જે અર્થ છે તો શબ્દ મર્યાદાથી જે રહેવાનો છે તે જ રહેવાનો છે પરંતુ વક્તાના અંદર રહેલા જે ભાવ છે એ એના દ્વારા આવી રહ્યા છે એટલે એના કેરિયર એ શબ્દો બને છે એ ભાવના તો જો સ્વસ્થતાથી આને વિચાર કરીએ તો કેવું બનશે કે શબ્દનો અર્થ જે છે એ તો જે છે તે જ છે લીલા ગુણ મહાત્મ્ય કે નામ પરંતુ બોલનાર વ્યક્તિના ભાવ એટલા અંશમાં અહીંયા દોષ છે એટલે જલભેદમાં શ્રી મહાપ્રભુજીએ એ વાત સમજાવી એ એટલા માટે સમજાવી કે સ્વયં ભગવાને આ વાત કહી છે કે જે ભિક્ષાના આશયથી મારા નામ એ ગુણગાન કે કથા કરી રહ્યા છે હે અર્જુન તું એમને તું અમુખ્ય જાણ અને એનાથી તું દૂરી જાળો એનાથી તું છેટો રહે આ રીતે જે પણ કથા કીર્તન કરે છે એ લોકોની દુર્ગતિ પણ સ્વયં પૃથ્વીએ એ વાત કહી છે કે ભગવાને પણ એ જાતનો શાપ આપ્યો છે કે મનનામ વિક્રય વિપ્રો નહીં મુક્તો ભવે ધ્રુવમ અંતકાલે છે મામ સ્મૃતિ માત્રમ વિદ્યતે મારા નામનો વિક્રય કરનારો છે એ કદી મુક્ત નહીં થાય એવો બ્રાહ્મણ અને એ પાપને કારણે અંત સમય પણ એને મારું નામ ક્યારે પણ મારી સ્મૃતિ એને નહીં રહે આ જાતના જે વિધાનો છે ભગવાનના એ વિધાનો એના ભાવના અંદર રહેલા જે દોષ છે એને અનુલક્ષીને છે એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા જલભેદમાં એનું પૃથક્કરણ કરી રહ્યા છે કે સંઘ કોનો કરવો ને કોનો છોડવો જોઈએ હવે અહીંયા જે વાત છે એ શું વાત છે કે શ્રોતૃવક્તૃદોષય ન શ્રવણ કીર્તને સંબધ્યેતે અપહત પાપમત્વાત્તયો મૂલમાં શું આજ્ઞા કરે છે કે કૃષ્ણ કેવા છે પુણ્ય શ્રવણ કીર્તન કે જેમના શ્રવણ કીર્તન પુણ્યરૂપ છે તો પુણ્ય શ્રવણ કીર્તન એ કૃષ્ણનું વિશેષણ છે અને અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે જે શ્લોકકાર મૂળમાં જે કહી રહ્યા છે કે જેમના પુણ્ય શ્રવણ કીર્તન શ્રવણ છે એવા જે ભગવાન છે એની કથાનું જે શ્રવણ કરે છે એના હૃદયમાં રહીને પ્રભુ એના પાપને દૂર કરી દે છે કે એને શિથિલ કરી દે છે આવા કૃષ્ણનું શ્રવણ કીર્તન સ્વયં પુણ્ય સ્વરૂપ છે એનો અહીંયા અર્થ કહી રહ્યા છે કે પુણ્ય સ્વરૂપ હોવાનો અર્થ શું છે કે પ્રભુના જે શ્રવણ અને કીર્તન જે છે એને પાપનો સંબંધ પણ થતો નથી એવા છે હવે જો સંબંધ નથી થતો એનો મતલબ શું ફરીથી જલનું દૃષ્ટાંત લેજો કે જે જલ છે એ પોતાના જલરૂપમાં નિર્મલ શુદ્ધ પવિત્ર છે એટલે એની અંદર કોઈ પણ પ્રકારના દોષ નથી ચાહે કેવો પણ વક્તા હોય ચાહે કેવો પણ શ્રોતા હોય તો સ્વરૂપથી પોતાની સ્વરૂપ મર્યાદાથી પ્રભુના પ્રભુ સંબંધી જે શ્રવણ કીર્તન છે એમાં દોષનો સંબંધ હોઈ નથી શકતો એનું કારણ શું છે કે જેમ ભગવાન સ્વયં નિર્દોષ છે તેવી રીતે ભગવત સ્વરૂપ જ શ્રવણ કીર્તન પણ છે અને ભગવત સ્વરૂપ હોવાને કારણે એ અપહત પાપમરૂપ છે જેવી રીતે સૂર્ય અને અંધકાર તો સ્વરૂપનું જે સામર્થ્ય છે એવું જ સામર્થ્ય પ્રભુના શ્રવણ કીર્તનનું પણ છે એ અહીંયા આજ્ઞા કરી શ્લોકનો આશય શું છે કે પ્રભુને અહીંયા પ્રકટ થવાની જરૂર નથી કોઈના પણ દોષને દૂર કરવા માટે પરંતુ પ્રભુના શ્રવણ કીર્તન જે છે એ જ આ કાર્યને કરી દેશે કેમ કે શ્રવણ કીર્તન પણ સ્વયં પુણ્ય સ્વરૂપ છે એટલે ભગવદ રૂપ છે તે કારણે હવે પ્રશ્ન એ છે કે દોષ અગર વક્તા કે શ્રોતાની અંદર છે તો એનો જલભેદના અંદર જે રીતે દોષની સંભાવના ત્યાં બતાવી છે એવી સંભાવના અહીંયા કેમ ન હોઈ શકે તો એ સંભાવના અહીંયા એટલા માટે નહીં હોઈ શકે કેમ કે એ અધિકારી ભિન્ન છે અને અહીંયાનો અધિકારી ભિન્ન છે અહીંયા કયો અધિકારી છે કે જે આગળના શ્લોકમાં એનું નિરૂપણ કરવામાં આવ્યું કે જે શુશ્રુષુ છે શ્રદ્ધાનસ્ય એ શ્રદ્ધાશીલ છે ભગવત શ્રવણ કરવામાં જેની રુચિવાળો છે વાસુદેવ કથામાં રુચિવાળો છે પુણ્ય તીર્થનો જેણે આશ્રય કરેલો છે અને તીર્થની અંદર જે વિરક્ત ભગવત પરાયણ ભગવત ભક્તો જ્ઞાનીઓ રહી રહ્યા છે એવા મહાન પુરુષોની અંદરની સેવામાં એ પરાયણ છે આવો સત્સાધન સંપન્ન છે એટલે ત્યાં એ જાતના કોઈ દોષનો અહીંયા અવકાશ નથી કે જે દોષને કારણે ભક્તિ માર્ગની અંદર કોઈ પ્રકારનો પ્રતિબંધ ઉત્પન્ન થઈ શકે અને જે દોષોની આપણે કલ્પના કરી રહ્યા છીએ એ દોષની અહીંયા સંભાવના એટલા માટે નથી કે એ દોષ હોય તો શ્રવણ કીર્તન જ સંભવ ન બને જેનું નિરૂપણ આના પહેલા પણ એ કરીને આવ્યા કે જે જેમના એવા પ્રબલ કર્મદોષ હશે એ કર્મદોષ જેના હશે એનાથી તો આને સાંભળવું કે આને કહેવું એમની જીવવા ઉપર આ શબ્દો જ આવી નહીં શકે એવા એમના પ્રબલ પ્રતિબંધો કર્મજન્ય રહેવાને કારણે તો એ દોષની અહીંયા શક્યતા નથી એટલે પાપકથી પૂરું મેવ નિવૃત્ત સ્વાર્થ એમ કહી અને અહીંયા જે અભદ્ર પદથી શું લેવું પછી પ્રશ્ન એટલો રહે છે કે જો એ લોકો સ્વયં નિષ્પાપ છે તો પછી અહીંયા એમ આજ્ઞા કરી કે હૃદયંતસ્થો હ્યભદ્રાણી વિધુનોથી સુરત થતા કે હૃદયમાં રહેલા ભગવાન એના બધા અભદ્રોને શિથિલ કરી દે છે તો એ અભદ્ર કયા તો અહીંયા એ અભદ્રને સમજવાનું છે કે કામ આવી કામ અવિદ્યા વગેરે એટલા જ અંશમાં એ અભદ્ર અહીંયા રહી જાય છે અને એ પણ એટલા માટે રહેલા છે કે અત્યારે સાધના અવસ્થાપન્ન છે એટલે તો જલભેદનો જે સંદર્ભ છે તે અને અહીંયાનો સંદર્ભ એ બેને જુદા સમજવા જોઈએ કક્ષાભેદથી અને બીજી વસ્તુ એ પણ છે કે આગળના શ્લોકમાં કદાચ એનું નિરૂપણ કરવામાં આવશે કે અહીંયા તે ત્રણ શ્લોકની અંદર ક્રમશઃ ત્રણ પ્રકારો સાધન ક્રમથી બતાવી રહ્યા છે શુશ્રુષો શ્રદ્ધાનસ્ય શૃણોતામ સુખતા કૃષ્ણ અને નષ્ટપ્રાયેશ અભદ્રેશુ આજે ત્રણ શ્લોકની અંદર ત્રણ જે પરંપરા બતાવી રહ્યા છે એની અંદર આ દ્વિતીય પરંપરા છે શણવતામ સ્વકથા કૃષ્ણ પુણ્યશ્રવણ કીર્તના આમાં સાધન બલ નથી પરંતુ અહીંયા પ્રભુના સામર્થ્યથી આ જાતનું ફલ સિદ્ધ થાય છે એનું નિરૂપણ કરવા માટે આ વાત છે આના પહેલાના જે સાધનો હતા એ તો સાધકે સ્વયં કરવાના હતા એટલે એ ન કરે તો આ સત્તરમા ની અંદર કહેવામાં આવેલું ફલ કે એ પરિણામ પ્રભુ પણ પેદા ન કરે પણ કેમ કે એ શ્રદ્ધાશીલ છે એ શ્રવણ ઈચ્છા વાળો છે વાસ્તવિક કથામાં રુચિ છે પુણ્યતીર્થનો એ આશ્રય કરી રહ્યો છે અને મહત્સેવા પરાયણ થઈ રહ્યો છે આટલું કહી અને એને પોતાની પાત્રતા સિદ્ધ કરી છે તો પછી હવે ભગવાન એના કથા શ્રવણનો પરિણામ એના હૃદયમાં બિરાજી અને એના અભદ્ર છે એને દૂર કરે છે તો એ જાતના દોષની અહીંયા કોઈ સંભાવના આપણને નહીં વિચારવી જોઈએ જી અજય સમજાઈ ગયું બીજો આમાં કઈ આગળનો અસ્પષ્ટતા હતી દીપ્તિબેન હા શું હતું અહીંયા એવું લખ્યું છે ને કે ભગવાન એમના હૃદયમાં રહીને કાર્ય કરે છે અને એના દોષોને દૂર કરે છે બહાર પ્રકટ થઈને કેમ નથી કરતા એવું વચન આપ્યું છે કે બહાર રહેલ હોય તે અંદર કાર્ય કરે તેવું સંભવતું ન હોવાથી ભગવાન માત્ર પોતાની ઈચ્છાથી પાપનો નાશ કરવાનું કરે તો લોકોને જાણવા માટે ન આવતું હોવાથી તેઓ ભજન ન કરે તેવું બને તેથી જણાય એવો પ્રકાર સંભવતો હોય ત્યારે ન જણાય તેવા પ્રકારની કલ્પના કરવાનું સંભવતું ન હોવાથી અને સર્વ થયેલે રહેલા ભગવાનને હૃદયમાં કાર્ય કરવામાં ક્લેશ થતો ન હોવાથી ભગવાન હૃદયમાં રહીને જ તે કાર્ય કરે છે આ સ્ટેટમેન્ટ જ આખું ઘણું કન્ફ્યુઝિંગ લાગે છે એટલે પહેલા એવું કીધું કે જો ઠાકોરજી બહાર પ્રકટ થઈને કોઈ કાર્ય ન કરે અંદર રહીને જ બધું કરે તો લોકોને એની જાણ ના થાય એટલે ઠાકોરજીના ભજનમાં પ્રવૃત્ત જ ના થાય કેમ કે રિઝલ્ટ જ ના દેખાય એક સ્ટેટમેન્ટ એ આવ્યો એ સમજમાં આવ્યો કે એટલે પ્રભુ બહાર રહીને કાર્ય કરવું જોઈએ પણ એના પછી જ વાત કીધી ને એ નથી સમજાતી કે જણાય તેવો પ્રકાર સંભવતો હોય ત્યારે ન જણાય તેવા પ્રકારની કલ્પના કરવાનું સંભવતું ન હોવાથી ને ઠાકોરજીના હૃદયમાં રહીને કાર્ય કરવામાં આનંદ આવતો હોવાથી ત્યાં જ રહીને કાર્ય કરે છે એટલે અહીંયા મૂંઝવણ એ છે કે મૂળમાં ભાગવત એમ કહી રહી છે ને કે હૃદયંતસ્થો વિધુનોતી હૃદયમાં બિરાજેલા ભગવાન આધુનન કરે છે દોષોનું તો આ વાત શા માટે કહી છે બહાર કેમ નહીં અંદર કેમ મૂળ વાત એ છે તો એનું અહીંયા નિરાકરણ કર્યું કે બહિસ્થિતસ્ય અંત કાર્યકરણા સંભવાત અંતસ્થ ભગવાન કેમ કરી રહ્યા છે બહિસ્થિત કેમ નથી કરી રહ્યા તો એનું કારણ એ છે કે અંતરના દોષ છે એના માટે બહાર પ્રકટ થઈને એ દોષને દૂર કરવા કરતા અંદરના દોષને અંદરથી દૂર કરવું વધારે ઉપયુક્ત છે એટલા માટે અંતસ્થિત થઈને કરી રહ્યા છે થયું સ્પષ્ટ જે જે બીજું મને જે હતું કે આ લેંગ્વેજ કેમ આટલી કોમ્પ્લિકેટેડ આમાં યુઝ કરી હશે ભાષાંતરમાં હવે આપે જે કીધું એવી સરળ રીતના આનો કેમ અર્થ નથી કર્યો અંદર હવે આ મૈત્રીયાજાનું જે હતું ને હમણાં જે આ વાંચ્યું એટલે કન્ફ્યુઝન દરેક વાક્યમાં એવું થાય છે કારણ કે એકદમ જેની લખાવટ છે એ રીતની છે ને એનું ભાષાંતર કે આપણે પોતે અંદર એની અંદર જ કન્ફ્યુઝ થઈને બહાર જ નથી નીકળી શકતા હા એ વાત તો છે હવે શું જે એમની શૈલી એવી છે એનો કોઈ ઉપાય નથી તો જે છે એના આધારે ચાલવું જે ગુજરાતી કરનાર છે એમની શૈલીનો આ એ છે એટલે એમણે એકદમ લિટરલ ટ્રાન્સલેશન કર્યું છે ને એટલે આવું થયું છે જો ભાવાનુવાદ કર્યું હોત ને તો આવું ન થયું હોત બરાબર બરાબર अंतःकार्यकरणासंभवात् इच्छामात्रेण तत्करणे लोका लोकानाम પ્રતિત્ય ભાવેના જેમ ભગવાન સંકલ્પ માત્રથી કોઈ પણ કાર્ય કરી શકે એવું પ્રભુનું સામર્થ્ય છે એમ મારું શ્રવણ કીર્તન કોઈ કરી રહ્યો છે એના અંતરના જે દોષો છે એ દૂર થઈ જાઓ એમ ભગવાને ઈચ્છા કરી લીધી અને દૂર થઈ ગયા જો આવું થાય તો તો ભગવાન જ જાણે કે આ શ્રવણ કીર્તનના પ્રતાપથી એના દોષ ગયા બીજું તો કોઈ જાણે નહીં તો એનું મહાત્મ્ય કેમ પ્રકટ થાય અભજના પત્યા જો એ રીતે ન થાય કે આ શ્રવણ કીર્તનના પ્રતાપે આના અંતરના દોષ ગયા એવું કોઈ જાણે નહીં તો એ દોષો દૂર કરવા માટે કોઈ ભજન પણ ન કરે એટલે સાધ્ય સાધક ભાવ છે એ તો સ્પષ્ટ થવો જોઈએ તો એના કારણે અભજના ભજન સંભવ ન રહી જાય એટલે દ્રષ્ટિ સંભવતી અદૃષ્ટ કલ્પનાયા અસંભવાત એટલે અહીંયા ન્યાય આપી રહ્યા છે કે તો પછી હવે આને કેવી રીતે આ પ્રક્રિયાને સમજવી કે આ અંદરના દોષો દૂર થઈ રહ્યા છે એને આપણે કઈ રીતે ઉપપન્ન કરવા જસ્ટિફાય કેમ કરવું એને તો એના માટે એમ કહી રહ્યા છે કે સાર્વત્રિક સિદ્ધાંત છે કે જ્યાં સુધી દેખીતું કારણ આપણને કોઈ પરિણામના માટે મળતું હોય તો એવી અદ્રષ્ટ કારણની કલ્પના નહીં કરવી જોઈએ એટલે માણસ છે એ આખો દિવસ રખડપટ્ટી કરી આખા વર્ષ સુધી કંઈ ભણ્યા નહીં કોઈ હોમવર્ક કર્યું નહીં અને પછી ફેલ થયો અને ફેલ થયા પછી એ કોઈ ગ્રહને દોષ આપે કે ફલાણો ગ્રહ વાંકો પડ્યો હતો એટલા માટે આવું થયું તો એ મૂર્ખામી છે પોતાના લક્ષણ એવા હતા નહીં કે પોતે અભ્યાસ કર્યો નહીં એને કારણે ફેલ થયો એમ કેમ નથી કહેતો એમ કેમ કહે છે કે ગ્રહના દોષને કારણે થયો તો જે દ્રષ્ટ કારણ આપણી પાસે છે તો પછી એનો જ અહીંયા વિચાર કરવો જોઈએ અદ્રષ્ટના પાછળ નહીં પડવું જોઈએ હવે એટલે दृष्टे संभवती अदृष्टकल्पनाया असंभवात सर्वत्र स्थितस्य क्लेशाभावाच હવે જો સર્વત્ર સ્થિત ભગવાન છે ભગવાન વ્યાપક છે એટલે કોઈ વ્યક્તિ એમ માને કે નહીં ભજનના કારણે નહીં પરંતુ ભગવાન કેમ કે અંદર અને બહાર સર્વત્ર વ્યાપક છે અને તેવા ભગવાને આ દોષ પણ દૂર કરી દીધા તો કોઈ કે નહીં નહીં એ વસ્તુ તો સર્વત્ર લાગુ પડશે તો તો જે વ્યક્તિ નથી શ્રવણ કીર્તન કરી રહ્યો એના પણ દોષ દૂર થવા જોઈએ તો અહીંયા એમાં શું વિશેષતા રહી ગઈ જો વ્યાપક ભગવાન દોષનું નિવારણ કરી રહ્યા છે તો એટલે માનવું રહ્યું કે હૃદયંત સ્થિત એવ કરોતી હૃદયમાં સ્થિત ભગવાન જ આના દોષને દૂર કરી રહ્યા છે એમ માનવું જોઈએ આ રીતે આની સ્પષ્ટતા કરી છે એટલે મૂળ ભાગવતકાર જે કહી રહ્યા છે કે હૃદયમાં સ્થિત ભગવાન છે એ આ રીતે શ્રવણ કીર્તન કરતાઓના દોષને દૂર કરે છે એમાં હૃદય સ્થિત જ કરે છે એવું શા માટે આગ્રહ એનો આ ખુલાસો શ્રી મહાપ્રભુજી કરે છે બીજો શું વિષય છે અહીંયા મહેસી રાજાનું થઈ ગયું છે ત્યાં બીજા કોઈને છે કઈ કે આગળ જ આવી કે કેટલાક પદાર્થો હૃદયની બહાર રહેલા હોય છે ને કેટલાક નથી એટલે આગળ કહ્યું ને કે કેટલાક પદાર્થો હૃદયની બહાર રહેલા હોય છે અને કેટલાક અંદર રહેલા હોય છે તો એ પદાર્થોથી શું સમજવાનું કે કયા પદાર્થો હૃદયની બહાર ને કયા અંદર હૃદય કેચન પદાર્થ બહિસ્થિત આપી ભવંતી એક મિનિટ એટલે અહીંયા શું કહી રહ્યા છે કે હૃદયે હિ એટલે હૃદયમાં કેચન પદાર્થા બહિસ્થિત આપી ભવંતી એટલે બહારના વિષયો પણ આપણા મનમાં વસેલા હોય છે એમ કેટલાક વિષયો એવા છે કે જે અંતસ્થિત જ છે ને કેટલાક વિષયો એવા છે કે જે બહારના છે જે આપણા અંદર આપણા અંતઃકરણમાં વસેલા છે તો પ્રકૃતિ ભગવતો વિસ્મરણા કેચન અંતસ્થિતા અને કેટલાક અંતસ્થિતો છે તત્ર યેશુ વિસ્મરણ સંભાવના તે બહિસ્થિતા એટલે જે વિષયોને આપણે ભૂલી જઈએ એવી શક્યતા એ વિષયોની બાબતમાં છે એને એમ સમજવું જોઈએ કે એ બહિસ્થિત વિષયો છે અને જેને આપણે ભૂલતા નથી એ આપણા અંતસ્થિત છે એમ સમજવું જોઈએ બીજું જે આમાં સ્વરૂપરૂપ કથાઓ છે ને એ બી સમજાતું નથી કે ભગવાનની કથાઓ ભગવાનથી સ્વતંત્ર છે એટલે ભગવાન કથાઓમાં જ રહેલા છે અને એટલા માટે જ એ એમનું સ્વાતંત્ર્ય બહાર નથી એવું એવું પણ અહીંયા એક આવે છે વાક્ય એ સ્વરૂપરૂપ કથાઓ એનાથી એ કંઈક છૂટું થાય છે તો એ સ્વરૂપરૂપ કથાઓ એટલે શું એમાં એ વાત છે કે સ્વકથા મૂળમાં એ પદનો પ્રયોગ છે શૃણવતામ સ્વકથા કૃષ્ણ જે લોકો ભગવાન સ્વકથાને સાંભળી રહ્યા છે કૃષ્ણ પોતાની કથાને સાંભળે છે ત્યારે હૃદયમાં રહેલા દોષને દૂર કરે છે તો પોતાની કથાનો મતલબ શું તો એનો અર્થ અહીંયા શ્રી મહાપ્રભુજીએ કર્યો છે કે સ્વકથા એટલે સ્વરૂપ ભૂતા કથા જો ભગવાનની કથા અને ભગવદ રૂપ કથા આમ બે એના અર્થ પોસિબલ છે ભગવાનની કથા હોય તો ભગવાન અને કથા એ બે ભિન્ન થઈ ગયા એનાથી શું પરિણામ નીકળે કે કથાની ભગવદરૂપતા હોવી જરૂરી નથી એટલે કથાનું સામર્થ્ય ઘટે અને જો કથા ભગવાનની છે અને દોષ ભગવાન દૂર કરે છે કથા નથી કરતી તો ભગવત સ્વતંત્રત્વાત ન કાર્યકરણમ સંભવતી ભગવાનનું શું ઠેકાણું ભગવાન તો સ્વતંત્ર છે કોઈના વશમાં નથી એટલે ભગવાન ચાહે તો દોષ દૂર કરે ચાહે તો ન પણ કરે એટલે અહીંયા એ અર્થમાં કહ્યું છે કે ભગવત સ્વતંત્ર સ્વાત ન કાર્યકરણમ સંભવતી કથાયા અપી સ્વતો મહાત્મ્ય તું તૈવૈવ તયૈવ વશીકુર્વત સર્વમ કુર્યા અને જે કથા છે એની પોતાની અંદર જ એ મહાત્મ્ય પ્રચુર હોય એટલે સ્વરૂપભૂત કથા હોય તો તો એ કથા જ એ કાર્ય કરી દેશે કે જે કાર્ય ભગવાન કરે એટલે અહીંયા કહ્યું કે સ્વકથાનો મતલબ સ્વરૂપભૂતા કથા સુંદર સમજાયું એટલે પ્રેક્ટિકલી આપણે એને એમ કહી શકીએ કે કોઈ વખતે આપણો કોઈ પ્રોક્સી કઈ વાત કરતો હોય અને આપણે કહીએ તો પ્રોક્સી કહેતો હોય એનાથી આપણે ક્યારેક ડિસએગ્રી થઈ જઈએ એમ કે મેં થોડું કહ્યું હતું એણે કીધું છે એમ પણ જો સ્વરૂપ ભૂત જ હોય એટલે આપણો વોઇસ મેસેજ જ ગયો હોય તો તો આપણે આ બાનું ન કરી શકીએ ને એમ કથા જે છે એ સ્વરૂપ ભૂતા છે એને કારણે એ સામર્થ્ય એની અંદર જ છે એ કથાને ફરી પાછા કોઈ બીજા પાસેથી પાવર્સ લેવા જવાની આવશ્યકતા નથી રહી જતી આગળ લેવું છે એમપી રાજા એમ કે છે કે સમયસર પૂરો એમનો ક્લાસ ચાલુ છે

થાય એટલે કે કામનો લગભગ નાશ થાય ત્યારે નિત્ય ભગવાનના ભક્તોની સેવાથી ઉત્તમ શ્લોક ભગવાનમાં શ્રદ્ધાવાળી ભક્તિ થાય છે એટલે કામનો નાશ થાય ત્યારે ભગવાનના ભક્તોની સેવા અને ભગવાનમાં શ્રદ્ધાવાળી ભક્તિ થાય છે કામ વિગેરે અભદ્રો હચમચાવેલા જે હતા તેમનો નાશ કર્યો ન હતો તેથી કોઈ કોઈ વાર શ્રવણમાં આગ્રહની પેઠે અડચણમાં ક્રોધની પેઠે સત્સંગમાં લોભની પેઠે વગેરે તેઓનું અસ્તિત્વ જણાય છે શ્રવણમાં અગ્રણી પેઠે એટલે કે આગ્રહપૂર્વક શ્રવણ કરવા કોઈ અડચણ આવે તો ક્રોધની પેઠે સત્સંગમાં અને સત્સંગમાં લોભની પેઠે એટલે કે કંઈક કામ કામ દૂર થઈ જશે એવા લોભની પેઠે એવું છે ને નહીં એટલે હજી મને સત્સંગ મળે હજી મળે એવું લોભ લોભની પેટે વિગેરે તેઓનું અસ્તિત્વ જણાય છે કેવી રીતે તેનું અસ્તિત્વ જણાય છે એમ જણાવવા પ્રાય લગભગ શબ્દ મૂકેલો છે અને તેથી તે અડચણ કરનારા થતા ન હોવાથી ભગવાનની કથાનું નિત્ય શ્રવણ થાય છે અને ભગવાનના ભક્તોની સેવા પણ નિત્ય થાય છે એમ નિત્ય નિત્ય શબ્દથી કહેલું છે પહેલા કથાનું શ્રવણ થતું હવે દેવની પેઠે આદર થાય છે એટલે પહેલા કથાનું શ્રવણ કરતા હતા અને શ્રવણ નિયમિત કરવાથી ધીમે ધીમે પછી દેવની પેઠે એનું આચરણ કરતા થાય એવો સેવા શબ્દનો અર્થ છે એ પ્રમાણે સેવા કરવામાં આવતા ભગવાનમાં ઘણો જ પ્રેમ ઉત્પન્ન થાય છે અને સત્સંગ કરતા કરતા સેવા કરવામાં જો આવે તો ભગવાનમાં પ્રેમ ઘણો ઉત્પન્ન થાય છે એમ ઉત્તરાર્ધથી કહે છે એવી સર્વસ્તરે ભગવાન શબ્દથી શુદ્ધ પરબ્રહ્મ કહે છે ઉત્તમે ઉત્તમ પુરુષોથી લાગ્યતે પ્રશંસા થાય છે જેમની અથવા ઉત્તમા ઉત્તમ છે કીર્તિ જેમની તે ઉત્તમ શ્લોક સત્પુરુષો ભક્તો સાથે અને કથા સાથે ત્યારે ભક્તિ થાય છે એટલે કે સત્પુરુષોની ભક્તિની સાથે કથા શ્રવણ એ બધું એ થાય ત્યારે ભક્તિ થાય છે એવો અર્થ છે અને તેથી ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે પણ સત્પુરુષો અને કથાઓ તેનો ત્યાગ કરતા નથી જ્યારે ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે સત્પુરુષો પ્રથાઓનો ત્યાગ કરતા નથી એવો ભાવ છે ભારે વિઘ્ન આવવા છતાં પણ છળવું નહીં તે શ્રદ્ધા ગમે તેવું મોટું વિઘ્ન આવે તો પણ માણસ અચળ રહે તેને શ્રદ્ધા કહેવાય શ્રદ્ધા પ્રાપ્ત કરેલી નૈષ્ઠિકી શ્રદ્ધાવાળી તેવી ભક્તિ થાય ત્યારે કાલ વગેરેથી પણ ઉદ્રવો જણાશે નહીં તેવો અર્થ છે જ્યારે શ્રદ્ધાવાળી ભક્તિ થાય આટલા સુધી પુરુષને પ્રયત્ન કરવા આગળના શ્લોક નું છે આમાં છે કોઈને કઈ હા એટલે એ જે એમ બોલ્યા ને કે સત્પુરુષો કથાનો ત્યાગ કરતા નથી તો ત્યાં એમ કે છે કે સત્પુરુષો અને કથાઓ એવા જીવનો ત્યાગ કરતા નથી એટલે જે એવી ભક્તિ કરે છે એની કથા પણ ત્યાગ નથી કરતી અને સત્પુરુષો પણ એમનો ત્યાગ કરતા નથી એવો ભાવ છે એટલું ખાલી સુધારવાનું હતું અને એક જે છે અહીંયા જે આગળના શ્લોકમાં કહ્યું ને સોળ સત્તર અને અઢાર ત્રણ શ્લોકની સંગતિ એમાં ત્રીજી પોતાની અંદર થાય છે તો બે તો એક અહીંયા જે સાધકે સ્વયં કરવાની તે સોળમા શ્લોકમાં બતાવી સત્તરમાં જે ભગવાન કરે છે એના દોષોને દૂર કરીને એ અને આમાં જે હવે પોતાની અંદર થાય છે એટલે શું આ નૈષ્ઠિકી ભક્તિની વાત છે નૈષ્ઠિકી ભક્તિ એટલે નૈષ્ઠિકી ભક્તિ એ જીવમાં થાય છે એના કારણે અહીંયા જે આજે અભદ્રો કયા અભદ્રો નું અસ્તિત્વ સાવ નાબૂદ નહીં થોડું રહ્યું જણાય છે તો એમાં જે લક્ષણો બતાવે છે તો કે એમાં શ્રવણમાં આગ્રહ છે અડચણમાં ક્રોધ થાય છે અને સત્સંગનો લોભ થાય છે તો આમાં આ તો જન આ તો સારું છે ને જે ત્રીજું છે સત્સંગમાં લોભ થવો કે શ્રવણમાં આગ્રહ થવો એ અભદ્ર ખોટું થોડું છે નથી ખોટું એટલે જ કહ્યું એટલું રહી જાય છે પ્રાય એટલે જ કહ્યું તો પછી શ્રવણાગ્રહ કે શ્રવણમાં પ્રતિબંધ થવાથી ક્રોધ થવો કે હજી સત્સંગ પ્રાપ્ત થાય એવો લોભ થવો એ પણ થતો બંધ થઈ જાય એટલે પૂર્ણતઃ એ કામાથી નષ્ટ નથી થતા પણ નષ્ટ પ્રાય થાય છે એટલે જેટલા ઉપયોગી છે એટલો રહી જાય છે સત્કાર્ય માટે ઉપયોગી છે અને એટલે જે આ પદ છે ને ભાગવત સેવયા તો ભાગવત સેવાયાનો અર્થ અહિયાં નીચે ભગવાનના ભક્તોની સેવા એમ કર્યો છે તો ભાગવત સેવા એટલે ભગવાનના ભક્તોની સેવા એવી રીતે કેવી રીતે આ ભાગવત સેવાયાને સમજવાનું હા એ એ તો આગળ શુશ્રુષામાં આવી ગયું ને આગલા શ્લોકમાં સોળમા શ્લોકમાં એ સેવા એટલે પરચારગી એમની જે રીતના સુનિતાબેને પેલું કહ્યું હતું ને નારદજીએ જે સનકાદી ઋષિઓની એની માતાએ જે નારદજીના માતાએ જે શુશ્રુષા કરી અને એના એ સેવાના ફળ રૂપે એમને જે નારદજી જેવા પુત્ર પુત્ર થયા એ અર્થમાં કદાચ કહેતા એવું લાગે છે હા એ તો બરાબર ભાગવત નો મતલબ એ છે જે ભગવાન સંબંધી હોય તે ભાગવત ને અહિયાં તો બીજો ભાગવત નો તો કોઈ પ્રસંગ નથી ને પ્રકરણ વર્ષ આપણને એ મળી રહ્યું છે ને કે જે પુણ્યતીર્થનું સેવન કરનારો મહત સેવામાં વૃત્તિવાળો જેમના પાસે રહીને શ્રવણ કરી રહ્યો છે એમની એ સેવા નિત્ય સેવા કરે છે તો એ ભાગવત અહીંયા ભાગવતનો મતલબ ભગવાન થી સંબંધિત જે છે તે ભાગવત હા સારું તો બીજો કઈ વિષય ન હોય તો આજનો અહીંયા કાર્યક્રમ આગળ રહેતી રહ્યા છે